એકલી આવી છે તેડી લાવી છું તારા પાર્ટનર પાર્ટનર તેડી લાવીશ ને ખબર ના પડી બહુ સેવા કરી છે આખો દિવસ સેવામાં જ છે આખો વખત બધાની સેવામાં જ છે આખો વખત બહુ ઉલ્લાસ થી કરે બહુ મોટી પુણ્ય કહેવાય તારી મને તો ખબર જ નહીં એવું તારતા જમ્યા છું હું તો થોડીક મળી બેસતા જમ્યા આ ભૂલું ને આવો નહીં ભૂલું આવે આવે નહીં ભૂલું આ જ્ઞાની પુરુષ હતી હોય તારે ત્યાં આ તો ધનભાઈ તારા મારે જાતે બોલવું પડે અમારે કોઈને બોલતા ફાવતું નથી એટલે મને કહે છે આશીર્વાદ આપો મને બોલતા ફાવે બહાર બીજા લોકો બોલનારા બહુ હોય કારણ કે એમનો વેપાર હોય છે આ તો વેપાર જ નથી ને અહીં કઈ ઓછો બિઝનેસ છે લેવા દેવાનો વેપાર જ નહીં જય સચિદાન